એટલે ગણપતિ બાપાની પૂજા બરાબર કરીને ગોર મહારાજ પૂજા કરાવે અને આજ્ઞા કરે ગણપતિ મહારાજ ને હવે દૂરવા અર્પણ કરો પેલો ચોખા ફેંકે પૂજામાં એનું ધ્યાન નથી શિશુમાં અતિ કાવી ગોપાલ ના ચરણમાં રૂકમણીજી આવે શિશુપાળ ને શિશુપાળ જાન લઈને આવ્યો છે અનેક રાજાઓ સાથે છે રૂકમણીજીએ જયારે સાંભળ્યું રૂકમણીજીને ઠીક લાગ્યું નહીં મારો ભાઈ મારી ઈચ્છા નથી છતાં શિશુપાળ રાજા સાથે મારું લગ્ન કરવા માંગે છે રૂકમણીજીએ સાત શ્લોકોમાં સુંદર પત્ર લખ્યો છે અને સુદૈવ બ્રાહ્મણને તે પત્ર આપ્યો છે મહારાજ આ પત્ર દ્વારકા નાથના હાથમાં જ આપ્યો બીજા કોઈના હાથમાં આપશો મહારાજ કૃપા કરો મારા માટે થોડી ભલામણ મારે પરમાત્મા સાથે જ પરણવું છે ભગવાનના ત્યાં પણ સિફારસથી કામ જલ્દી થઈ જાય છે એવું લાગે કોઈ સાધુ સંત સાથે પ્રેમ કરો કે તમારા માટે કોઈ સંત ભગવાનની પ્રાર્થના કરે જેને જેને ભગવાન મળ્યા છે એને સંત દ્વારા જ મળ્યા છે કોઈ સાધુ સંત સાથે એવો સ્નેહ કરો સંતોનો એવો નિયમ હોય છે કોઈ માનવનું સ્મરણ કરવાનું તમે સંતો સાથે એવો પ્રેમ કરો એ ધ્યાન કરવા બેઠા હોય પૂજામાં બેઠા હોય ત્યારે કોઈ વખત તમને યાદ કરે સંત જેને યાદ કરે એનું જીવન સુધરે સંત જેને યાદ કરે છે એને ભક્તિનો રંગ લાગે છે સંત જેને યાદ કરે છે એના વાસનાનો વિનાશ થાય છે સંતોનો નિયમ હોય છે કોઈ સ્ત્રી કે પુરુષનું સ્મરણ કરવાનું નહીં એવો એમનો નિયમ હોય છે કોઈ સાધુ સંત સાથે એવો પ્રેમ કરો સંત દ્વારા જ ભગવાન મળે છે રૂકમણીજીને પણ સંતની જરૂર પડી રૂકમણીજીએ કહ્યું આ પત્ર ભગવાનના હાથમાં આપજો અને મારા માટે થોડી ભલામણ સુદૈવ બ્રાહ્મણે કહ્યું છે બેટા હું સમજી ગયો ભલામણ શું તો ભગવાનને લઈને જ આવું છું તારી ઈચ્છા પરિપૂર્ણ સફળ થશે સુદૈવ બ્રાહ્મણ દ્વારકામાં ગયા છે પ્રભુએ સ્વાગત કર્યું છે કુશળ સમાચાર પૂછ્યા છે વિવેકથી બ્રાહ્મણે કહ્યું છે ખાસ કામના માટે આવ્યો છું આ રાજકન્યા બહુ લાયક છે એ નાની હતી ત્યારથી એને હું જોઉં છું અતિ સુશીલ છે અતિ સુંદર છે બધા સદગુણ આ રાજકન્યામાં છે તમે આ રાજકન્યાનો સ્વીકાર રાજકન્યાએ તમને પત્ર આપ્યો છે ભગવાન પત્ર વાંચે છે અક્ષર ઉપરથી બુદ્ધિની પરીક્ષા થાય કેટલાકના અક્ષર તો એવા હોય છે એમનો કાગળ એમના હાથમાં આપો ને તોય વાંચી શકતા નથી સ્વયં આપી લિખિતમ સ્વયં નવા આચર પત્રમાં બહુ વિસ્તાર કામનો નહીં અને બહુ સંક્ષેપ પણ કામનો નહીં થોડા શબ્દોમાં ઘણો ભાવાર્થ ભરેલો રૂકમણીજીના અક્ષર મોતીના દાણા જેના અક્ષર અતિ સુંદર છે એ અતિ બુદ્ધિમાનો સંક્ષેપમાં પત્ર લખ્યો છે ભગવાનને પત્રમાં બે સંબોધન લખ્યા છે ભુવન સુંદર અચ્યુત શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણુવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરૈરહરતો गतापम् रूपम् दृशाम् दृशिमताम् अखिलार्थलाभम् त्वय्यच्युताविशति चित्तमपत्रपम् मे हे अच्युत હે ભુવન સુંદર બદ્રીનારાયણના માર્ગમાં વિષ્ણુ પ્રયાગ અહીંયા શંકરાચાર્ય મહારાજ બેઠા હતા અને ગંગા કિનારે બેસીને ગંગાજીના દર્શન કરતા કરતા વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપર ભાષ્ય લખ્યું તે આ પવિત્ર ભૂમિ શ્રી શંકર સ્વામીને વિષ્ણુ સહસ્ત્રામમાં બહુ પ્રીતિ હતી માર્ગમાં ચાલે ને તે વિષ્ણુ સહસ્ત્રામ નો પાઠ કરતા કરતા ચાલે એક એક શબ્દ ના દિવ્ય અર્થ કયા છે વિષ્ણુ સહસ્ત્રનામમાં અચ્યુત નામ અનેક વાર આવે છે જે વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરે છે એમને ખબર છે સિદ્ધિ સર્વાદિ અચ્યુત અચ્યુત પ્રથિત પ્રાણ અચ્યુત નામ અનેક વાર આવે અચ્યુત શબ્દ નો અર્થ કર્યો છે ન ચ્યવતે ઇતિ અચ્યુત શ્રી કૃષ્ણ નું નામ અચ્યુત છે શ્રી કૃષ્ણ ને કોઈ દિવસ કામનો સ્પર્શ થતો નથી જેને કામનો સ્પર્શ થયો તે પોતાના સ્વરૂપ થી નીચે પડે છે જે નીચે પડ્યો એને સંસ્કૃત ભાષામાં ચ્યુત કે છે જેને કોઈ દિવસ કામનો સ્પર્શ થતો નથી એ પરમાત્મા શ્રી કૃષ્ણ અચ્યુત છે સૂર્યનારાયણ ને અંધકાર નો સ્પર્શ થતો નથી તમે અચ્યુત છો પૂર્ણ નિષ્કામ છો અને તેથી જ અતિ સુંદર છો કામનો સ્પર્શ થાય તો સૌંદર્યનો નાશ થાય શ્રી કૃષ્ણ અતિ સુંદર છે એનું એ જ કારણ શ્રી કૃષ્ણને કોઈ દિવસ કામનો સ્પર્શ થતો નથી તમે નિષ્કામ છો તેથી અતિ સુંદર છો હે અચ્યુત હે ભુવન સુંદર અનેક સંતોના મુખથી તમારા સદગુણોની મેં કથા સાંભળી અને ત્યારથી મેં આત્મનિવેદન કર્યું છે તમે નિષ્કામ છો હું નિર્વિકાર છું તમે મારો સ્વીકાર હું તમારો ભાગ છું સિંહનો ભાગ સિંહ ઉઠાવીને લઈ જાય તે શોભે સિંહના ભાગને કોઈ શિયાળ અટકે તો સિંહની અપકીર્તિ થાય શિયાળ અને શિશુપાળ બેની રાશિ તો એક જ શિયાળ જેવો છે સ્ત્રીઓનો તિરસ્કાર સહન કરે જે સ્ત્રીઓના આધીન રહે છે જે પુરુષ સ્ત્રીઓનો દાસ બને છે રૂકમણીજીએ એની નિંદા કરી છે એ શિયાળ જેવો છે મારે એનું નામ પણ લેવું નથી હું તમારો ભાગ છું તમે જેવા નિષ્કામ છો તેવી હું નિર્વિકાર છું હું સિંહનો ભાગ છું સિંહના ભાગને શિયાળ અડકે નહીં શ્રી કૃષ્ણ ભગવાન નરસિંહ છે મને શ્રદ્ધા છે આમાં દાસી નો સ્વીકાર કરશો કદાચ મારા અલ્પ પુણ્ય ના લીધે આ જન્મમાં મારો સ્વીકાર ન કરો હું બીજો જન્મ લઈશ ત્રીજો જન્મ લઈશ મારે કોઈ રાજાની રાણી થવું નથી મારે કોઈ કામી રાજા સાથે લગ્ન કરવું જ નથી અનેક જન્મ લઈશ જયામસૂર વ્રતકૃષાર સતજન્મ વિસ્યાત આ શુદ્ધ પ્રેમની કથા છે મોહમાં મિલનની ઉતાવળ થાય છે પ્રેમમાં અતિશય ધૈર્ય હોય છે આ જન્મમાં સ્વીકાર ન કરો બીજો જન્મ લઈશ સ્ત્રી જન્મ યસ્યાંગ્રી પંકજ રજસ્નપનમ મહાંતો वाञ्छन्त्युमापतिनिवात्मतमोपहत्यै यर्यम्बुजाक्षनलभेय भवत्प्रसादम् जय्याम् असून् વ્રતકૃષાન શતજન્મવિષ્યા ભગવાન પત્ર વાંચે છે ભગવાન ને આનંદ થયો છે ભગવાન તો એવું બોલ્યા છે આ રાજકન્યાના વખાણ મેં સાંભળ્યા છે આ રાજકન્યા સાથે મારે મારું લગ્ન થાય એવી મારી ઈચ્છા હતી મેં જ્યારથી સાંભળ્યું કે આ રાજકન્યાનું લગ્ન શિશુપાળ રાજા સાથે થવાનું છે મહારાજ આપને હું સત્ય કહું છું ત્યારથી મને દિવસમાં ભૂખ લાગતી નથી રાત્રે હું પણ જેવો રૂકમણીજીનો મારામાં પ્રેમ છે એવો જ મારો પણ પ્રેમ છે ભગવાન કે છે રૂકમણી વિના મને ઊંઘ આવતી નથી તથા અહમપી તચ્ચિત્ત નિદ્રાંચ ન જેને સંસારનું સુખ મીઠું લાગે છે એનાથી ભગવાન બહુ દૂર રહે છે જેને સંસારનું કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી એવા શુદ્ધ જીવ સાથે ભગવાન સુઈ જાય પરમાત્મા નિષ્કામ છે ભગવાન આનંદ આપે છે ભગવાન પાસે લૌકિક સુખ નથી સુખ તો સ્ત્રી કે પુરુષ પણ આપી શકે છે ભગવાન સુખ આપતા નથી ભગવાન આનંદ આપે છે જેને સંસારનું કોઈ પણ સુખ મીઠું લાગે છે ઈશ્વર એનાથી બહુ દૂર રહે છે રૂકમણીજી પૂર્ણ નિર્વિકાર છે ભગવાન નિષ્કામ છે આ જીવ જયારે ભગવાનના જેવો થાય છે ત્યારે ભગવાન સાથે રમે છે ભગવાનમાં જેવો જીવ થાય ત્યારે ભગવાન જીવ સાથે સુઈ જાય છે કથામાંથી અનેક ભાવ પ્રગટ કરે છે પ્રભુએ દારૂક ને આજ્ઞા કરી રથ તૈયાર કરીને લઈ આવ્યા છે સુદેવ બ્રાહ્મણ ને રથમાં બેસાડી શ્રી કૃષ્ણ ભગવાન બ્રાહ્મણ ને વંદન ગણપતિ મહારાજનું સ્મરણ કરે જેને પ્રભુએ મોટો બનાવ્યો છે એનું જીવન ગંગાજળ જેવું શુદ્ધ કોઈ મોટો માણસ થોડી પણ ભૂલ કરે તો એના પાછળ ઘણા લોકો ભૂલ કરશે જેના વાણીમાં વર્તનમાં લોકોને વિશ્વાસ છે એનું જીવન ગંગાજળ જેવું ભગવાન શ્રી કૃષ્ણ દેવોને માન આપે હું ગણપતિને માનું છું તમે પણ માનજો માનવાનો અર્થ એ છે તમે દેવોની પૂજા કેટલાક લોકો એવું બોલે છે હું દેવોને માનું છું પણ મને પૂજા કરવાની ઈચ્છા થતી મને પૂજા કરવાની ફુરસત નથી જે દેવોની પૂજા કરતો નથી એ દેવોને માનતો જ નથી શ્રી કૃષ્ણ જગત ને શિક્ષણ આપે છે મહાપુરુષોના પાછળ સમાજ હોય છે કોઈ મહાન પુરુષ થોડી ભૂલ કરે તો એના પાછળ ઘણા લોકો ભૂલ કરશે ગણપતિ મહારાજ ને માન આપ્યું છે ગણપતિ મહારાજ બહુ પ્રસન્ન થાય મને કેટલું માન આપે છે મારી પૂજા ન કરે તો એમના લગ્નમાં કઈ વિઘ્ન આવવાનું છે મારું ગૌરવ શ્રી કૃષ્ણ વધારે છે દ્વારકાથી રથ નીકળ્યો છે વિદર્ભ નગરીમાં હતા બધાને શ્રી કૃષ્ણના દર્શન થયા બધાને એવી ઈચ્છા હતી કે રૂકમણીજીનું લગ્ન શ્રી કૃષ્ણ સાથે થાય તો અમને પ્રત્યક્ષ લક્ષ્મી નારાયણ ના દર્શન નો આનંદ મળશે અમારી રાજકન્યા તો મહાલક્ષ્મી જેવી દેખાય એવી જગતમાં થઈ નથી થવાની રૂકમણીજીના માટે બહુ મમતા છે રૂકમણીજીનું લગ્ન નારાયણ સાથે થાય શ્રી કૃષ્ણ નારાયણના જેવા દેખાય રૂકમણીજી પ્રતીક્ષા કરતા હતા સુદૈવ બ્રાહ્મણ ત્યાં ગયા છે રૂકમણીજીએ જોયું બ્રાહ્મણ પ્રસન્ન દેખાય છે કામ કરીને આવ્યો છે એવું લાગે વસુદેવ બ્રાહ્મણે કહ્યું છે બેટા હું દ્વારકાના આશરે લઈને આવ્યો બધી વાતો થઈ છે પ્રભુએ તને અપનાવી છે બેટા તું અંબાજીની પૂજા કરવા જાય છે તે મંદિર પાસે જ રથ લઈને આવશે તારી પૂજા થયા પછી તને રથમાં બેસાડી દ્વારકા લઈ સ્વામીજીએ જયારે સાંભળ્યું છે પ્રભુ પધાર્યા છે મને અપનાવી આનંદ થયો છે જે બ્રાહ્મણ પરમાત્મા પતિ મેળવી આપે એ બ્રાહ્મણને હું શું આપું રૂકમણીજીએ હાથ જોડીને કહ્યું છે મહારાજ મને કઈ આજ્ઞા કરો હું તમારી શું સેવા કરું બ્રાહ્મણે બે હાથ પૂજા કર્યા અને કહ્યું બેટા મારી કોઈ સેવા જ નથી મારો આશીર્વાદ છે તારો જય જયકાર થશે તું બહુ સુખી થઈશ તારું સૌભાગ્ય અખંડ બ્રાહ્મણે કઈ લીધું નહીં આશીર્વાદ આપીને રૂકમણીજી વિચાર કરે છે હું એને શું આપી શકું જે પરમાત્મા પતિ મેળવી આપે છે એને આ જીવ શું આપી શકે મારી બહુ ઈચ્છા હતી રૂકમણીજી વંદન શ્રી શ્રીધર સ્વામીએ ટીકામાં લખ્યું છે મહાલક્ષ્મી બ્રાહ્મણના ચરણમાં વંદન કરે બ્રાહ્મણ બહુ ભીખ માગે ને તો સમજવું એ સંધ્યા ગાયત્રી કરતો નથી એને સૂર્યનારાયણ નો શાપ થયો જે દિવસમાં ત્રણ વાર સંધ્યા કરે ગાયત્રી કરે એની ચિંતા સૂર્યનારાયણ ને થાય ત્રિકાળ સૂર્યનારાયણ ની ભક્તિ કરે એ કોઈ દિવસ ગરીબ થાય નહીં ત્રિકાળ સૂર્યનારાયણ ની ભક્તિ કરે એની બુદ્ધિ બગડતી નથી લક્ષ્મી તો બ્રાહ્મણ ના ચરણમાં વંદન કરે છે પ્રિય મન્યન નામસા વસુદેવ બ્રાહ્મણે આશીર્વાદ આપ્યો છે કઈ લીધું નથી રૂકમણીજીને આશ્ચર્ય થાય છે આ બાજુ પેલો શિશુપાલ અનેક રાજાઓ સાથે આવેલો બધા બેઠા હતા અને ત્યાં સમાચાર આવ્યા દ્વારકાથી શ્રી કૃષ્ણ પધાર્યા છે શ્રી કૃષ્ણ પધાર્યા છે તે સાંભળ્યું અને શિશુપાળના છાતીમાં ધડાકો થવા લાગ્યો બહુ ગભરાયો અતિ કામી અતિ વિકળ હોય છે જે નિષ્કામ છે એ જ નિર્ભય હોય શ્રી કૃષ્ણ આવ્યા છે તે સાંભળ્યું અને શિશુપાળ બહુ ગભરા એવો મૂર્ખો હતો બાયલા જેવો રડવા જ લાગ્યો જરા જરાસમને એને પૂછે છે તને શું થાય છે કેમ રડે છે ત્યારે એને કહ્યું કે પેલો આવ્યો છે ને એ નાનો હતો ત્યારથી એને ચોરી કરવાની ટેવ પડી છે અને આવ્યો છે કદાચ મારી બહુને ઉઠાવીને લઈ જાય તો પછી હું તો મરી જવાનું રડવા લાગ્યો જરાસંધને સમજાવે છે તું શું કરવા ગભરાય અમે અહીંયા શા માટે આવ્યા છીએ અમને કઈ ખાવા મળતું નથી અમે અહીંયા ખાવા આવ્યા છીએ અરે તારા માટે અમે લડવા આવ્યા છીએ તારું અપમાન એ અમારું અપમાન છે અમે લડીશું રાજકન્યા તને જ મળવાની બધા નો મોટો ભાઈ રૂકમી છે મેં એક મારી તો એવી વ્યવસ્થા છે રાજકન્યા પાસે ચકલી પણ જઈ શકે રાજમહેલ થી અંબાજીના મંદિર સુધી બે બાજુમાં સિપાહીઓ હાથમાં તલવાર લઈને ખડો પહેરો રાજકન્યા સાથે એની સોળ સખીઓ રહેવાની છે મારા બાર મોટા મોટા ભેરવાનો છે એ ઘેરો કરીને ચાલવાના છે એ આવ્યો છે તેથી શું થયું રાજકન્યા પાસે કોઈ જઈ શકે કદાચ એ કઈ ગડબડ કરે મેં એક અક્ષરની સેના તૈયાર રાખી છે મારી બેન તો મારી શિશુપાળ રાજાને જ આપવી છે બધા એને સમજાવી ત્યારે એને થોડું ઠીક લાગ્યું પણ પછી એને યાદ આવ્યું કે મેં પૂજા બરાબર કરી નથી એટલે ગણપતિ બાપા થોડું વિઘ્ન કરશે એવું લાગે છે ગણપતિ મહારાજ વિઘ્ન કરતા છે અને વિઘ્ન હરતા પણ ગણપતિ હવે ગભરાય છે એને સમજાવ્યો છે સોળ સખીઓ મેં રૂકમણીજીને સોનાના પાટલે પધરાવી મહાલક્ષ્મી છે માંગલિક સ્નાન કરાવ્યું છે સુંદર શૃંગાર કર્યો છે ઘરમાં તુલસીજી પૂજા કરી છે બાલકૃષ્ણલાલ સાથે તુલસીજીને પધરાવીને પ્રદક્ષિણા કરે જે સ્ત્રી નિયમથી પાર્વતી માતાની પૂજા કરે તુલસીજીની પૂજા પ્રદક્ષિણા કરે તેના પતિનું આયુષ વધે છે એને અખંડ સૌભાગ્ય અને સત્ય પૂજા પ્રદક્ષિણા કરે માતા પિતાને વંદન કરી આશીર્વાદ મેળવી રૂકમણીજી બહાર આવ્યા છે આઠ સખીઓ જમણી બાજુમાં છે ولنتيم قلهم سلام સખીઓ મંગલ ગીત ગાય છે દેશ દેશના અનેક રાજાઓ ત્યાં આવ્યા હતા કેટલાક રાજાઓ તો વગર આમંત્રણે આવ્યા હતા સાંભળ્યું છે આવી સુંદર કન્યા જગતમાં નથી અતિ સુંદર છે રૂકમણીજીને જોવા માટે કેટલાક આવ્યા બધાને જોવાની ઈચ્છા હતી બાર મોટા મોટા પહેલવાનો ઘેરો કરીને ચાલે છે સોળ સખીઓ સાથે છે કોઈને દર્શન થતા નથી આ રાજાઓએ વિચાર કર્યો અંબાજીનું મંદિર પહાડ ઉપર છે મંદિરમાં પૂજા કરીને રાજકન્યા જયારે ઉપરથી નીચે ઉતરશે અને ત્યારે બરાબર દેખાશે રૂકમણીજી મંદિરમાં પ્રવેશ કરે છે ગણપતિ મહારાજ ની પૂજા કરી અંબાજી ની પૂજા કરી માના ચરણમાં વંદન કરીને કહ્યું છે માં શ્રી કૃષ્ણ મારા પતિ થાય માં હું રોજ તારી પૂજા કરી ચરણમાં જ્યાં માથું મૂકે છે અંબાજીના ગળામાં સુંદર પુષ્પની માળા હતી તે એકદમ ખસી ગઈ રૂકમણીજીના માથે પડે અનેક શુભ શકુન થયા છે કાનમાં ધીરે ધીરે હસે આ તો મહાલક્ષ્મી છે એના પતિ નારાયણ છે મને કેટલું માન આપે છે રૂકમણીજી બહાર આવે છે ઉપરથી ધીરે ધીરે નીચે ઉતરે છે રાજાઓ તાકી તાકીને જોવા લાગે સિપાહીઓ જોવા લાગે અલૌકિક દિવ્ય સૌંદર્ય છે અને જે જોતા રાજાઓના મનમાં પાપ આવ્યું આંખમાં કામ છે કામ ભાવથી જુએ છે ઓહો બહુ સુંદર છે શિશુપાળ ભાગશાળી કે આવી સુંદર રાજકન્યાને અતિ સુંદર છે ગમે તેવું બોલવા સિપાહીઓ તાકી તાકીને જુએ રાજાઓ જુએ છે રૂકમણીજીને તે ઠીક લાગ્યું નહીં આ બધા મારા બાળકો છે મને કામ ભાવથી જુએ છે રૂકમણી મહાલક્ષ્મી છે જીવ લક્ષ્મી પુત્ર છે જીવ લક્ષ્મીને ઘરમાં માતા માનીને રાખે જીવ લક્ષ્મીનો પતિ થઈ શકે નહીં લક્ષ્મી પતિ તો એક શ્રી કૃષ્ણ છે લક્ષ્મીને માતા માનીને લક્ષ્મીનો વિવેકથી ઉપયોગ કરો લક્ષ્મી ઉપયોગ માટે છે લક્ષ્મી ઉપભોગ માટે નથી આ શરીરથી ભગવાનની ભક્તિ થાય છે અને તેથી આ શરીરને વિવેકથી થોડું સુખ આપવાની જરૂર છે શરીરને વધારે સુખ આપશો નહીં એટલું જ સુખ આપજો જે સુખમાં ભગવાન યાદ આવે લક્ષ્મીનો ઉપયોગ કરો લક્ષ્મી ભોગ માટે નથી લક્ષ્મીને કામ ભાવથી જે જુએ એની દુર્દશા થાય લક્ષ્મીને માતા માની ને જે વંદન કરે એને લક્ષ્મી કોઈ દિવસ નારાયણના બોધમાં બેસાડે કોઈ જીવ લક્ષ્મીનો ધણી થવા જાય લક્ષ્મીજીને કેવી રીતે સહન થાય આ જીવ મારો દીકરો છે કામ ભાવથી રાજાઓ જોવા લાગ્યા રૂકમણીજીને તે ઠીક લાગ્યું નહીં આંખમાંથી થોડું તેજ પ્રગટ કર્યું નું તેજ કોઈ દેવ સહન કરી શકે રુકમણીજીનું તેજ એક શ્રી કૃષ્ણ જ સહન કરી શકે બીજો કોઈ સહન કરી શકે આંખમાંથી થોડું તેજ નીકળ્યું છે તેજ સાધારણ જીવ સહન કરી શકતો નથી બધા તાકી તાકીને જોતા હતા બહુ સુંદર છે તેજ સહન થયું નહીં ઘણાને ચક્કર આવી ઘણાને મૂર્છા આવી બહુ સુંદર છે બહુ સુંદર છે બોલતા બોલતા બધા ધૂળવા પડ્યા છે અતિશય જીવ સહન કરી શકતો નથી જોયું ગરુડ ધ્વજ રથ આવે છે આનંદ થયો રથના સન્મુખ દોડવા લાગ્યા પ્રભુએ હાથ લંબાવ્યો નો હાથ પકડી રથમાં બેસાડી દ્વારકા નો રસ્તો પકડ્યો છે બધા દેવો જય જયકાર કરવા લાગ્યા છે સાથે શ્રી કૃષ્ણ રથમાં વિરાજ્યા જરાસંધે તે સાંભળ્યું રાજાઓને પછી ખબર પડી કે કૃષ્ણ તો રૂકમણીને લઈ ગયો કેટલામાં લઈ ગયો એવા મૂર્ખા હતા હમ પડે તો પડે પણ અમારી તંગડી તો ઉપર હે અમે લડીશું જરા સંજય હુકમ કર્યો રસ્તો રોકી રાખજો જે રાજકન્યા શિશુપાળ રાજાને મળવાની હતી એને શ્રી કૃષ્ણ ઉઠાવીને લઈ જાય એ તો અમારું અપમાન છે અમારાથી સહન થાય બધા લડવા તૈયાર થયા છે આ બાજુ દ્વારકામાં બલરામજીને રાત્રિમાં ખબર પડી બે ભાઈઓમાં અતિશય પ્રેમ છે બે ભાઈઓ નો એવો નિયમ હતો એકલા બલરામજી કોઈ દિવસ ભોજન કરે નહીં બે ભાઈઓ સાથે ભોજન કરે બલરામજી પ્રતીક્ષા કરે છે હજુ શ્રી કૃષ્ણ કેમ આવતા નથી પછી બલરામજીને ખબર પડી કોઈ બ્રાહ્મણ આવ્યો પત્રિકા લઈને આવ્યો મોટા ભાઈ કાને તો આ બધી વાર્તાઓ હતી જાણતા મારો કનૈયો બહુ શરમાળ મને પણ કહ્યું ને એકલો ગયો રૂકમણીના માટે રાજાઓ યુદ્ધ કરશે બલરામજીથી રેવાયું નહીં રાત્રિના સમય યાદવ સેના પુરાવી છે સેના સાથે બલરામજીએ પ્રયાણ કર્યું છે બરાબર યુદ્ધનો સમય થયો અને બલરામજી વિદર્ભ નગરીમાં આવી ગયા બલરામજી મહારાજ બહુ બળવાન બલરામજી નું નામ સાંભળે કે રાજાઓ થર થર થર થર કાપે અતિ બળવાન બલરામજી મહારાજ જયારે લડવા જાય ને ત્યારે ભાન પીને જતા એવું વર્ણન આવે શ્રી કૃષ્ણ ભગવાન કોઈ દિવસ ભાન લેતા નહોતા મોટા ભાઈ જયારે લડવા જાય ત્યારે ભાન પીને જતા આખો લાલ હળને મુસળ રાખે છે બલરામજી આવ્યા છે બલરામજી એવો પરાક્રમ કર્યો બધી સેના છિન્ન ભિન્ન થઈ લોકો વાતો કરે આ બળરામ છે કે કાળ ઉપરથી નીચે ઉતર્યો છે એનો વાળ વાંકો થતો નથી એને કઈ થતું નથી એનું શ્રીઅંગ વજ્ર કરતા એ કઠણ છે થોડા સમયમાં સંહાર કરશે બધા ગભરાયા બધા નાસી ગયા છે કોઈને પણ શિશુપાળની જરાય લાગણી નહોતી લોકો તો વાતો કરે આઠ દસ દિવસ લાડવા ખાવા આવ્યા અમે કે મરવા આવ્યા છીએ આજે બરાબર સર્વને મારી નાખશે બધા નાસી ગયા છે પેલો શિશુપાળ રડતો હતો ત્યારે જરાસંઘ એને સમજાવે છે આ પાછળથી બળરામ આવી ગયો ને તેથી એમની જીત થઈ એકલો કૃષ્ણ હોય તો એને હું હરાવી શકું આ બે ભાઈઓ ભેગા થાય પછી એમને કોઈ હરાવી શકે આ બળરામ જેવો કોઈ વીર થયો નથી પાછળથી બળરામ આવી હવે તું રડીશ નહીં બીજી કોઈ કન્યા સાથે તારું નક્કી કરી એને સમજ્યા રૂકમી શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા જાય છે પ્રભુ એને પકડ્યો છે રથના સ્તંભ સાથે બાંધ્યો છે માર્ગમાં શ્રી કૃષ્ણ બલરામ મળ્યા છે બે ભાઈઓમાં અતિશય પ્રેમ છે એ વિચાર કર્યો લગ્ન થયા પછી ધીરે ધીરે પ્રેમ ઓછો થાય પેલી બે ઘરની આવેલી હોય ને જે અંદર અંદર તોફાન કરવા લાગે રામાયણ ભારત અને ભાગવત આ ત્રણેય ગ્રંથનો એક આદર્શ છે એક કુટુંબ પદ્ધતિ મહાભારતમાં પંચ પાંડવોની કથા છે ઘર એક છે રામાયણમાં ચાર ભાઈઓની કથા આવે છે ઘર એક છે શ્રી કૃષ્ણ બલરામ બે ભાઈઓ છે બલરામજી એ નિશ્ચય કર્યો છે અમારે બે ભાઈઓને કોઈ તો અલગ થવું નથી અમે સાથે જ રહેવાના ગમે તે થાય એક કુટુંબમાં જે સુખ શાંતિ છે એ વિભક્ત થવામાં ક્યાં છે લગ્ન થયા પછી બે ભાઈઓને એક ઘરમાં રહેવું હોય ને તો ભાઈ કરતા પણ ભાભીમાં સ્નેહ વધારે બતાવે અને ભાભીના પિયરના લોકો આવે ત્યારે ઉદારતાથી સન્માન કરે તો પછી કોઈ દિવસ તોફાન કરશે નહીં બલરામજી મહારાજ વ્યવહારમાં પણ બહુ ચતુર છે શ્રી કૃષ્ણ તો ને બાંધે છે બલરામજીએ કહ્યું છોડી દો એ આપણો સંબંધી થયો તમે એને બાંધો એ ઠીક નથી બલરામજીએ રૂકમીને છોડ્યો છે બલરામજી મહારાજ રૂકમી સાથે બ્રહ્મ જ્ઞાનની બધી વાતો કરે છે ભાગવતમાં એનું વર્ણન છે રૂકમીને સમજાવ્યો છે અરે જ્ઞાની પુરુષો હાર થાય તો દુઃખી થતા નથી અને જીત થાય તો સુખી થતા નથી હાર જીત માન અપમાન સુખ દુઃખ એ બધું મિથ્યા છે પરમાત્મા સત્ય છે તમે જ્ઞાન નો વિચાર કરો આત્મા નિર્વિકાર છે બ્રહ્મ જ્ઞાન ની વાતો એને સમજાવી છે રૂકમીને વસ્ત્રો આભૂષણો આપ્યા છે બલરામજીએ રૂકમીને દ્વારકામાં આવવાનું આમંત્રણ આપ્યું છે તમને સમય મળે તો દ્વારકામાં આવો મોટા ભાઈ કોઈના આગળ હાથ જોડતા નહોતા મોટા ભાઈ બહુ મોટા છે તો હાથ જોડે નહીં આજે રૂકમણીજીને રાજી કરવા માટે બે હાથ જોડે દ્વારકા આવજો રૂકમણીજી બહુ પ્રસન્ન થયા મારા ભાઈ ઉપર એમનો કેટલો પ્રેમ છે મારા ભાઈ ઉપર એટલો પ્રેમ તો પછી મારા ઉપર કેવો ભાવ હશે પ્રેમ અને માન માગશો નહીં બીજાને આપજો પ્રથમ દિવસે બલરામજીએ પ્રેમનું એવું બીજારોપણ કર્યું છે રૂકમણીજી બહુ રાજી છે એમનો મારા ઉપર બહુ પ્રેમ શ્રી કૃષ્ણ બલરામ રૂકમણીજી સાથે દ્વારકામાં આવ્યા છે ભાગવતમાં વર્ણન નથી અન્ય ગ્રંથોમાં વર્ણન આવે છે પ્રભુએ ઉદ્ધવજીને કહ્યું છે ઉદ્ધવ મારી માં યશોદા છે યશોદા માના ગોદમાં હું રમતો હતો યશોદામાં એ મને મોટો કર્યો છે બહુ ઈચ્છા છે મારી માં યશોદા દ્વારકામાં મારી માં દ્વારકામાં આવે તો જ હું લગ્ન કરું નહીં તમારે લગ્ન કરવું જ નથી ઉદ્ધવ નંદ બાબાને તમે પત્ર લખો ઉદ્ધવજીએ નંદ બાબાને પત્ર લખ્યો છે પત્રમાં લખ્યું છે અતિ સુંદર રાજકન્યા રૂકમણીજી સાથે શ્રી કૃષ્ણનું લગ્ન નક્કી છે પ્રભુએ ખાસ લખાયું છે મારી માં યશોદા દ્વારકામાં ન આવે તો યશોદાજી નો કનૈયો કુંવારો રહેશે હું લગ્ન નહીં પત્ર દ્વારકાથી ગોકુળમાં ગયો કનૈયો ગોકુળ છોડીને ગયો તે દિવસથી નંદ બાબા ને યશોદાજીએ અનાજ છોડી દીધું અનાજ લેતા નથી આખો દિવસ દાદાને યાદ કરે વ્રજવાસી બહુ આગ્રહ કરે તો એકાદ ફળ ખાય મારા લાલાએ મારા કાનમાં કહ્યું છે માં હું આવવાનો અને હું મારો દીકરો મને કહ્યું છે માં લોકો કઈ બોલે તે તું સાંભળીશ નહીં હું તારો દીકરો મને યાદ આવે છે આવવાનો છે એ આવશે જે દિવસે ગોકુળમાં આવશે તે દિવસે હું આખું ગામ જમાડીશ મારા લાલને જમાડીશ પછી યશોદામાં લેતા નથી દુર્બળ થયા છે દિવસમાં ભૂખ લાગતી નથી રાત્રિમાં નિદ્રા આવતી આખો દિવસ લાલાની વાતો અને લાલાની વાતો કરતા હૃદય પીગળે આંખમાં આંસુ આવી જાય શાંતિ કોઈ વખત તો માં પાગલ જેવા થઈ જાય છે યશોદા માને એવું લાગે છે પરિણામ અમારું બાળકૃષ્ણ શું થઈ છે આખી રાત જાગે છે સૂર્ય ઉદય થયો હજુ કનૈયો કેમ જાગતો નથી યશોદામાં હાલને જગાડવા જાય પાયનું ખાલી છે આખી રાત મને બારણામાં દેખાયો કોઈ વખત લાલાની વાંસળી સાંભળ બાબા પાગલ જેવી દશા થઈ છે કદમના ઝાડમાં કનૈયો દેખાય કનૈયો વાંસળી વગાડે છે ત્રણ કલાક થયા વાંસળી વગાડે છે મારા લાલને ભૂખ લાગી હશે માખણ મિશ્રી લઈને નંદ બાબા ઝાડ ઉપર ચડવા વ્રજવાસીઓ પૂછે છે કે બાબા હું કરો છું કે ઉપર કનૈયો બેઠો છે ત્રણ કલાક થયા વાસળી વગાડે મારા લાલાને ભૂખ લાગી છે હું લાલાને આપવા જઉં છું એવડે જ બોલે બાબા કનૈયો અહીંયા ક્યાં છે એ મથુરા ગયો સાંભળ્યું છે મથુરાથી બહુ દૂર દ્વારકા ગયો છે હવે તો કનૈયો મોટો રાજા થયો છે અહીંયા નંદની વ્યાકુળ થઈને રામ વનમાં ગયા પછી રામના પિતા દશરથ મહારાજ જીવી શક્યા છેલ્લા શ્વાસ સુધી શ્રી રામ શ્રી રામ રાજાએ પ્રાણનો ત્યાગ કર્યો હજુ મારા પ્રાણ નીકળતા નથી હવે મારી મારે શું દુઃખ ભોગવવાનું નંદ બાબા વ્યાકુળ થઈને મને એને કહ્યું છે કે હું આવીશ હજુ આવતો નથી યશોદામાં નંદ બાબાને સમજ્યા આવશે તમે મારા લાલાને ગાયોના પાછળ કેમ મોકલતા મને કહેતો હતો આ બધા વ્રજવાસીઓ મને ગાયોના પાછળ દોડાવે છે આ બધા બેસી રહે છે અને મને કે છે કનૈયા તને નાચતા બહુ સારું આવડે છે કનૈયા તું નાચ એવો ઘોડો એવો સરસ થોડુંક કોઈ માખણ આપે તો માખણના વચ્ચે નાચવા લાગે એને લોકોએ બહુ નચાવ્યું મારા દાદાને અહીંયા બહુ સરસ કરવું આખો દિવસ તડકામાં ગાયોના પાછળ ફરે મેં સાંભળ્યું છે હવે મોટો રાજા થયો મારા ઘરનો એ રાજા એ બે દિવસ પણ ઘરમાં નહીં આવે યાદ કરીને હું રડું છું ત્યાં જઈને મારા લાલાને કોઈ ખબર આપે કે તારી મા બહુ રડે છે હજી દોડતો એવું લાગે છે સ્ત્રીએ મારા લાલા ઉપર જે જાદુ કરી નાખ્યો અને તેથી મને ભૂલી ગયો લાલા એ ભૂલે એવો નથી એ આવવાનો છે મારા લાલાને અહીંયા બહુ સહન પણ વખત દંડ ભાવા વ્યાકુળ થાય તો યશોદા માને ઠપકું આપે આવડેતું રડે છે કનૈયો હતો ત્યારે તારો અભિમાન બહુ વધી ગયો મારા દાદાએ ગોળી પૂરી તે દિવસે તારી બુદ્ધિ બહુ બગડી હતી ક્રોધમાં મારા બાલકૃષ્ણને તે કાયની સાથે બાંધ્યો તે બાંધ્યો તે દિવસથી તે વિષયો હતો મારા દાદાને તે કેમ બાંધ્યો આખો દિવસ નાનાની વાતો પ્રેમમાં હૃદય પીગળે છે માને અનેક એવું લાગે કે અહીંયા જ છે કોઈ વખત યોગ માં રડે છે નંદ બાબા યશોદામાં આંગણામાં બેઠા હતા અને લાલાની વાતો કરતા આજે પત્ર આવ્યો આજ સુધી કોઈ દિવસ પત્ર આવ્યો નથી લાલાનો પત્ર છે પ્રેમમાં અનિષ્ટની શંકા થાય છે મારા લાલાને ત્યાં કઈ થયું તો નથી ને આજે પત્ર કેમ આવ્યો છે એ ભલે ન આવે પણ એ આનંદ મારા લાલને ત્યાં કઈ થયું તો નથી લાલા લાલાનો પત્ર છે તમે જલ્દી વાંચો નંદબાબા વાંચે પ્રેમ કરે છે અમને ત્યાં બોલાવે છે નંદ બાબાએ કહ્યું અમે વ્રજવાસીઓ કઈ ભણેલા નહીં દ્વારકા તો બહુ દૂર છે હું દૂર કેવી રીતે જઉં કનૈયો અહીંયા આવે તો ઉલાળાના પાછળ પાછળ જઈશ નંદ બાબાએ પંતનો જવાબ લખ્યો કનૈયો આવતો નથી અમને ત્યાં બોલાવે લગ્નનો સમય થયો છે માંથી કઈ સમાચાર આવતા નથી શ્રી કૃષ્ણ ભગવાન બલરામજી સાથે વાતો કરે છે ઉઠાવીને એવું સાંભળ્યું છે કે માં બહુ દુર્બળ થઈ છે માં આંગણામાં બેસીને રહે છે મારી માને હું દ્વારકામાં લઈ આવું હવે માને ઊંચા નહીં રહેવા દઉં હું તો આપણે બંને જઈશ શ્રી કૃષ્ણ ભગવાન રથમાં બેઠા છે દ્વારકાથી રથ નીકળ્યો છે આજે યશોદા માને સુંદર સ્વપ્ન દેખાય મારે સ્વપ્ન માં જોયું છે મને આગળ મોટો મંડપ બાંધ્યો છે સુંદર સિંહાસનમાં મારો કનૈયો બેઠો છે બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે મારા રામને આશીર્વાદ મારા આગળ ઉત્સવ થઈ રહ્યો છે મારે સ્વપ્નમાં જોયું છે મા જાગ્યા કનૈયો હતો ત્યારે રોજ નવા નવા ઉત્સવ કરે લોકોને બોલાવે બહુ પ્રેમથી જમાડે કનૈયો ગયો તે દિવસથી મારા ઘેર ઉત્સવ થયો હવે મારા ઘેર ઉત્સવ શાનો થાય એ તો આખો દિવસ એને હું યાદ કરું તે સ્વપ્નમાં દેખાય માને આજે શુભ શુકન બહુ થયા છે બહુ તૈયારીઓ થઈ છે એક મહિનો મોટો ઉત્સવ થવાનો છે બે ત્રણ મહિના પછી આવશે આજે નહીં આવે દાદાની વાતો કરે દાદાએ મને કહ્યું હતું કે હું આવીશ જયારે આવશે ને ત્યારે આ રસ્તે જ આવવાનો છે દાદાની વાતો કર્યા વિના મન માનતું નથી કેટલાક ભોળા વ્રજવાસી એવા હતા ચાર પાંચ વર્ષના બાળકમાં શ્રી કૃષ્ણની ભાવના કરે અને તે બાળકને શ્રી કૃષ્ણનો શૃંગાર કરે અને કૃષ્ણ લીલાનું અનુકરણ કરે અમારો નહીં કેટલા બ્રજવાસીઓ મૂર્છામાં પડ્યા મૂર્છામાં પણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ રોમ રોમ માંથી કૃષ્ણ કૃષ્ણ મારે મરવું નથી હું મરી જાઉં ને તો મારા દાદાને દુઃખ થશે હું દુઃખ સહન કરીને પણ એના માટે જીવીશ મૂર્છામાં શ્રી કૃષ્ણ પ્રભુએ જોયું છે રથમાંથી નીચે ઓળખી શક્યા હવે રાજાધિરાજ થયા છે એમનો રાજાનો શૃંગાર માથે સોનાનો મુગટ આ કોઈ મોટો રાજા આવ્યો છે અમને મારવા માટે તો નહીં કેમ રાજા આવ્યો કવરાય શ્રી કૃષ્ણ પ્રેમથી સમજાવે છે નંદ બાબા ક્યાં છે યશોદામાં ક્યાં છે તમે મને ભૂલી ગયા કે તમે કોણ છો મને ઓળખતા નથી અમારો કનૈયો ક્યારે આવશે અમે દાદાની રાહ જોઈએ છીએ શકતા ત્યાં વૃંદા દેવી આવી છે અને તે વૃંદા દેવીએ ભગવાનને કહ્યું છે આ ભોળા વ્રતવાસીઓ છે તમારો રાજાનો શૃંગાર જોઈને એ ગભરાય છે વ્રજવાસીઓને આનંદ આપવા માટે તમે આવ્યા છો આ રાજાનો શૃંગાર ઉતારો અને વ્રજનો શૃંગાર કરો વૃંદા દેવી રાજાનો શૃંગાર બધો ઉતાર્યો કાળી કામળી ઓઢાડી છે ગુંજા માળા પહેરાવી છે મોર પીછેનો મુગટ આપ્યો છે શૃંગાર કર્યો હાથમાં વાસળી આપે છે અને કહ્યું કે વાસળી વગાડે શ્રી કૃષ્ણ મધુર વાસળી વાસળીનો મધુર ધ્વનિ નીકળ્યો છે મડદામાં જેમ પ્રાણનો સંચાર મૂર્છામાં પડ્યા હતા એકદમ ઉભા થયા છે બધા દોડવા લાગ્યા છે આ વાસળી નો મજૂર ધ્વનિ દોડતા દોડતા આવે છે શ્રી કૃષ્ણના દર્શન કરતા આનંદ થયો કોઈ લાલાનો પીતાંબર ખેંચે છે કોઈ હાથ પકડે છે કનૈયા શું આવ્યો લાલાએ કહ્યું દ્વારકાની સંપત્તિ છોડીને હું તમારા માટે સંપત્તિ સંપત્તિમાં મને ગમ્યું નહીં દ્વારકામાં પ્રેમ બધું છોડીને હું આવ્યો કનૈયા તું આ શું બોલે છે તું ગયો તે દિવસથી કોઈ દિવસ મેં માખણ ખાધું અને માખણમાં મીઠાશ જ નથી અને બધું છોડીને દાદા મારી માં છે ને એ તને યાદ કરીને આખો દિવસ રડે છે બે ત્રણ દિવસ થાય કે બે ચાર ભાખરી બનાવી દીધી છે એક ભાખરી હું ખઉં છું અને ઉપવાસ કરી તારા દર્શન ની બધાને તીવ્રા કનૈયા કોઈ કોઈ વખત મને કોઈ સ્વપ્નમાં દેખાય તમારા માટે જ હું બાલ બાલ મિત્રોને આશ્વાસન આપ્યું છે મિત્રો સાથે શ્રી કૃષ્ણ ભગવાન ઘરમાં આવે છે આંગણામાં જ્યાં પ્રવેશ કરે છે દાદા એ દૂરથી જોયું છે મારી મા બહુ દુર્બળ થઈ મારી માં કાગડાને નમસ્કાર કરે છે કાગડા કનૈયો ક્યારે આવશે દાદા એ દૂરથી જોયું દોડતા ગયા છે નંદ બાબા મોક્ષ બાબા પડ્યા હતા એક દાસી એ કાનમાં કહ્યું છે બાબા આંખ ઉગાડો કનૈયો કનૈયો શબ્દ કાનમાં ગયો આંખ ઉગાડી બે જણ દોડતા દોડતા ગયા છે શ્રી કૃષ્ણ વાળા યશોદા માના ચરણમાં આનંદ બાબાના ચરણમાં વંદન માને જોતા આંખમાં આંસુ આવ્યા છે મારા વિયોગમાં માની આદશા થઈ માહિતી ગયા પછી હું એવો ફસાયો મને આવતા વિલંબ થયો મારો ક્ષમા મેં તને બહુ સહન કરવો પડ્યો મારે લાલાને છાપે છે બેટા તું આવ્યો ને મને બહુ આનંદ યશોદામાં શ્રી કૃષ્ણ બળરામની નજર યશોરામા નો હવે મોટો થયો છે બેટા તું મોટો થઈ ગયો કેવો દેખાય એને કોઈની નજર ન લાગી આજે ગોકુળમાં ઉત્સવ થઈ રહ્યો છે બધા બ્રજવાસીઓ આનંદમાં ગયેલા છે બધાના ઘરમાં એક જ વાત છે કનૈયો આવ્યો છે કનૈયો બધા દોડે ગોવાળો ગોપીઓ દોડતી આવે છે શ્રી કૃષ્ણ ગોકુળમાં ઉત્સવ થઈ ગયો પ્રભુએ કહ્યું છે તું દ્વારકામાં ન આવે તો મારે લગ્ન કરવું નથી તો દ્વારકામાં નહીં આવે કે બેટા તારાનું લગ્ન જોવાની મારી બહુ ઈચ્છા છે તારા બાબાએ મને એવું કહ્યું કે કનૈયો આવે તો જઈશું અને ના આવે તું અહીંયા ઉઠો આવે તો જઈશું તને લેવા માટે આવ્યો યશોદા માતાને નંદ માતાને ગોપીઓને ગોવાળોને લઈને દ્વારકા ગયા દ્વારકા પાસે ગોપી તલાવ છે ત્યાં બધા વ્રજવાસીઓનું મુક્કામ છે ગોપીઓનો ત્યાં નિવાસ હતો અને તેથી એનું નામ ગોપી તલાવ રાખ્યું છે લગ્ન માધોપુરમાં થયું પૂર્વમાં માધવરાય અને રૂકમણીજી સાથે ભીષ્મક રાજાનો મુક્કામ ત્યાં હતો લગ્ન માધવપુરમાં થયું છે કામદેવ ને ઘોડો બનાવ્યો છે આજે ભગવાન કામના છાતી ઉપર બેઠા છે જીવ લગ્ન કરવા જાય છે ત્યારે જીવના છાતી ઉપર કામ ચડી દેશે શ્રી કૃષ્ણ લગ્ન કરવા ગયા ત્યારે કામ ના છાતી ઉપર બેઠા છે કામદેવ ને આજ્ઞા કામદેવ ઘોડો થયો શ્રી કૃષ્ણ લીલા હતી મધુર છે શ્રી કૃષ્ણ લીલામાં કામ ને પ્રવેશ નથી આજે પ્રભુએ એવી લીલા કરી છે શ્રી કૃષ્ણ રૂકમણી લગ્ન મહોત્સવમાં જેટલા જીવો આવ્યા હતા બધાને નિષ્કામ બનાવી દીધા કોઈના મનમાં વિકાર નહીં વાસના નહીં બધાનું હૃદય ગંગાજળ જેવું અતિ શુદ્ધ છે શ્રી કૃષ્ણ સાથે અતિશય પ્રેમ કરે શ્રી કૃષ્ણ જે જીવ ઉપર કૃપા કરે છે વાસનાનો વિનાશ કરે રૂકમણી શ્રી કૃષ્ણ લગ્ન મહોત્સવમાં જેટલા જીવ આવ્યા હતા તે બધા વાસના રહીત નિષ્કામ નિર્વિકાર છે શુદ્ધ ભાવ જાગૃત થયો છે મોટો વરઘોડો નીકળ્યો છે બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે વાજા વગાડે છે ત્યારે તે વાજામાંથી શ્રીમન નારાયણ નારાયણ Allah. No.